ગુરુજરે ભક્તિ મહારાજનું પિયર દ્રવિડ દેશમાંનો છે ભક્તિ સંપ્રદાયના બધા જ આચાર્યો દક્ષિણ ભારતમાં પ્રગટ થયા ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામી ભગવાન શ્રી રામાનુજાચાર્ય સ્વામી ભગવાન શ્રી મહાપ્રભુજી આ બધા જ આચાર્યો દક્ષિણ ભારતના દક્ષિણ ભારતે ભક્તિ મહારાણીનું પિયર છે દક્ષિણ ભારતમાં જેવા વિશાળ મંદિરો દેખાય છે ને એવા જગતમાં કોઈ ઠેકાણે નહીં રામેશ્વર ભગવાનનું મંદિર એવું વિશાળ છે મંદિરના અંદર એકસો આઠ કુવા છે મંદિરની મોટી પરિક્રમા થાય દક્ષિણ ભારતના બધા જ મંદિરો અતિ વિશાળ છે દક્ષિણ ભારતે ભક્તિ મહારાણીનું પિયર છે ત્યાં ભક્તિનું પ્રાગત્ય થયું છે કર્ણાટકમાં મને થોડી પુષ્ટિ મળી આચાર વિચાર જ્યાં શુદ્ધ હોય ત્યાં ભક્તિ પુષ્ટકાર આચાર બગડે તો વિચાર બગડે આચાર વિચાર બંને બગડે તો ભક્તિ છિન્ન ભિન્ન થાય આ પરદેશના લોકો સાથે સંબંધ બહુ વધ્યો ને અને તેથી લોકો હવે સદાચારને ભૂલવા જ લાગ્યા જ્યાં સદાચાર નથી ત્યાં સદવિચાર તકશે નહીં સદાચારે પાયો છે અને સદવિચારે બંગલો છે પાયો મક્કમ ન હોય તો બંગલો પડી જશે જ્યાં સદાચાર નથી ત્યાં બુદ્ધિ જલ્દી બગડે કેટલાક લોકો તો એવા થયા છે કે સવારે ઉઠે કે પેલું હજામનું કામ કરે એવું સમજે છે કે અમે બહુ ડાયક છીએ સુધરે સુધર્યા કે બગડ્યા કે ભગવાન જાણે રવિવાર મંગળવાર શનિવાર આ બધા દિવસોમાં ક્ષૌર કર્મ ન થાય આપણા ઋષિઓએ જે નિયમો બનાવ્યા છે તે બહુ વિચારપૂર્વક બનાવ્યા આપણા ઋષિઓમાં વિશ્વાસ રાખજો કંઈ પણ કરવું હોય તો મનને પૂછશો નહીં શાસ્ત્રને પૂછો શાસ્ત્ર શું કહે છે સાધારણ માનવનું મન બહુ મેલું હોવાથી એ ખોટી સલાહ આપે મન ઉપર વિશ્વાસ રાખનારને મન ખાડામાં જ ઉતારે છે મન કે તે કરશો નહીં શાસ્ત્ર કે તે કરો તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્યાકાર્ય વ્યવસ્થિત શું કરવું શું ન કરવું એ શાસ્ત્રને પૂછ્યું સ્વેચ્છાચાર બહુ વધી ગયો સદાચાર રહ્યો નહીં સદવિચાર બુદ્ધિમાં કેવી રીતે ટકે આચાર વિચાર શુદ્ધ હોય ત્યાં ભક્તિ પુષ્ટ થાય છે આચાર વિચાર જ્યાં શુદ્ધ છે ત્યાં જ્ઞાન પ્રગટ થાય આચાર શુદ્ધ ન હોય તો જ્ઞાન ઢંકાવે છે હીરો છે સુંદર છે પણ માસીના સંગતિએ મેળો થઈ જાય જ્યાં સદાચાર નથી ત્યાં જ્ઞાન તપતું નથી જ્ઞાન ઢંકાય કર્ણાટકમાં આચાર વિચાર શુદ્ધ હોવાથી ભક્તિને ત્યાં પુષ્ટિ મળી મહારાષ્ટ્રમાં સર્વ કારણે નહીં ક્વચિત ક્વચિત ભક્તિને માન મળી પછી તો ભક્તિ છિન્ન ભિન્ન થઈ જીવનમાં પૈસો મુખ્ય થયો જીવનમાં કામ સુખ મુખ્ય થયું કલયુગનો માનવ અર્થ અને કામમાં જ ફસાયેલો અર્થ અને કામથી કલયુગનો માનવ આગળ જતો જ નથી પૈસા કમાવીને કામ સુખ ભોગવતા જીવનનો અંત આવી છે જીવન અર્થ પ્રધાન કામ પ્રધાન જીવન થયું ભક્તિ છિન્ન જ્ઞાન વૈરાગ્યને મૂળ સારું લોકો સારી વાતો સાંભળે છે પણ સારું જીવન ગાળતા નથી લોકો સારા પુસ્તકો વાંચે છે પણ સારું જીવન ગાળતા નથી સારા પુસ્તકો વાંચવાથી લાભ નથી સારું જીવન ગાળો જીવન બહુ વિલાસી થયું અર્ચન ભક્તિ છિન્ન ભિન્ન આ દેહની જ લોકો પૂજા બહુ કરે છે જે મળમૂત્રથી ભરેલું આ શરીરે બહુ સ્વચ્છ થઈ શકે જ નહીં જે મળમૂત્રના આધારે શકે કેટલાક લોકો તો બહુ સાબુ ઘસે બહુ સાબુ ઘસવાથી કંઈ કલર બદલે પ્રભુએ જેને જે રંગ આપ્યો છે કોઈ બદલી શકે નહીં એક ભાઈને પૂછેલું કે તમે લાલાની સેવા કરો છો એને અમને જવાબ આપ્યો કે મને ફુરસદ મળતી નથી સાબુ ચોળી ચોળીને અડધો કલાક નાવાની ફુરસદ મળે છે વાળની સેવા કરવાની ફુરસદ મળે છે માનવ દેહની પૂજા બહુ કરે અને તેથી હવે એને દેવ પૂજા કરવાનો સમય રહેતો નથી જીવન વિલાસી થયું જીવન ભોગ પ્રધાન થયું ભક્તિ છિન્ન ભિન્ન થઈ થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે આ આપણી જ કથા ચાલુ છે માનવનું ઊંચી હૃદય વૃંદાવન જેવું છે ભક્તિ તો છે પણ ભક્તિ છિન્ન ભિન્ન થઈ નાસ્તિકના હૃદયમાં પણ ભક્તિ હોય જે એવું બોલે છે કે હું ઈશ્વરને માનતો નથી એના હૃદયમાં પણ ભક્તિ હોય છે અતિ દુઃખમાં એ પરમાત્માની પ્રાર્થના કરે એને એવું લાગે છે આ કોઈના આધીન છે મારા હાથમાં કંઈ નથી હું જે ધારું છું તે થતું નથી અતિ દુઃખમાં નાસ્તિક પણ આસ્તિક બને ભક્તિ પ્રત્યેકના હૃદયમાં છે પણ ભક્તિ જીવન ભોગ પ્રધાન થયું તેથી ભક્તિ છિન્ન ભિન્ન થઈ લોકો આ જગત જોવાની ઈચ્છા રાખે છે પણ જગત જેને બનાવ્યું છે એ પરમાત્માને જોવાની કોઈને ઈચ્છા થતી નથી ભગવાન કેવા છે કે જે પ્રભુએ આવું સુંદર જગત બનાવ્યું સહયોગમાં જ્ઞાન વૈરાગ્યને મૂર્છા આવી છે ભગવાનને જાણવાની ઈચ્છા જ થતી નથી લોકો જગત જોવાની ઈચ્છા રાખે છે આ જગત જેણે બનાવ્યું છે એ જગત કરતા અતિ સુંદર કલયુગમાં જ્ઞાનને મૂર્છા આવી વૈરાગ્યને મૂર્છા આવી છે નારદજી જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે થોડો સમય જાગે છે અને ફરીથી મૂર્છામાં પડે જીવનમાં એવો સમય આવે છે કે જે સમયે જ્ઞાન જાગે કોઈ કોઈ વખત મન બહુ આપણની વાતો કરે પણ દાપણ ટકતું નથી બે મિનિટ માટે પણ મન મૂર્ખ થઈ જાય ખરાબ વિચાર કરે જ્ઞાન વૈરાગ કોઈ કોઈ વખત જાગે છે ફરીથી મૂર્છામાં છે કોઈના છેલ્લા વરઘોડામાં જાઓ ને તો વૈરાગ જાગે છેલ્લો વરઘોડો ધ્યાનમાં આવ્યો ને સ્મશાનમાં જયારે અગ્નિ સંસ્કાર થાય માણસ એક દિવસ આવી દશા થશે સ્મશાનમાં વૈરાગ જાગે છે કયુગના લોકો તો હવે સ્મશાનમાં પણ ચા મંગાવે સ્મશાનમાં લૌકિક વાતો કરે છે સ્મશાનમાં જે હશે ને એને બહુ પાપ લાગે છે સ્મશાનમાં કોઈ દિવસ હસવું નહીં સ્મશાનમાં સંસાર વ્યવહારની વાતો કરવી નહીં એવું લખ્યું છે સ્મશાન એ જ્ઞાન ભૂમિ છે વૈરાગ્યની ભૂમિ કોઈ કોઈ વખત સ્મશાનમાં જ્ઞાન વૈરાગ જાગે છે એ જ્ઞાન સત્તું નથી નારદજીએ કહ્યું છે આ કલયુગનો મહિમા છે તેથી આવું થયું તે હું ભક્તિનો પ્રચાર કરીશ એ સમયે આકાશવાણી થઈ છે અને તે આકાશવાણીએ નારદજીને કહ્યું કોઈ સંતની આજ્ઞા સાધન કોઈ સંતને પૂછ્યો સંત બોલે છે તે પોતાનો અનુભવ મેળવીને બોલે અનુભવનું જ્ઞાન કોઈ પુસ્તકમાં મળતું નથી કેટલાક લોકો પુસ્તકમાં વાંચીને જેવું વાંચ્યું એવું કરવા લાગે એ ભૂલ છે કોઈ ભજનાનંદી સાધુ સંતને પૂછ્યો આકાશવાણીએ નારદજીને કહ્યું છે કોઈ સંતની આજ્ઞાનુસાર સાધન કરો નારદજી સનત કુમારજીને પૂછે છે જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ પુષ્ટ થાય એવો કોઈ ઉપાય બતાવો સનત કુમારજીએ કહ્યું કે તમે ભાગવતની કથા કરો આ કથામાં પાપને બાળવાની શક્તિ કૃષ્ણ કથામાં એવી શક્તિ છે વારંવાર કૃષ્ણ કથા સામે ભગવાન ધીરે ધીરે મનને ખેંચી લે છે ભગવાન મનનું આકર્ષણ કરે અને પ્રેમનું દાન કરે જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિને પુષ્ટ કરનારી આ ભાગવતની કથા છે ચાલો ગંગા કિનારે જઈએ જ્યાં સાત્વિક ભાવ જલ્દી જાગે કોઈ ગૃહસ્થના બંગલામાં કથા થાય અને ગંગા કિનારે કથા થાય એમાં ઘણો થયો જે ભૂમિમાં જેવા કર્મ થાય છે એના પરમાણુઓ ત્યાં ફરે છે જ્યાં કોઈ સાધુ સંતને ભગવાનના પ્રત્યક્ષ દર્શન થાય જે ભૂમિ અતિ શુદ્ધ સત્વમય છે ત્યાં સાત્વિક ભાવ જલ્દી જાગે ભૂમિ રાજસી તામસી હોય તો ત્યાં સાત્વિક ભાવ જલ્દી જાગે નહીં ગંગા કિનારે ચાલે કથામાં આનંદ આવે નારદજી પછી તો સનકાદિક ઋષિઓ સાથે ગંગા કિનારે આનંદવનમાં પધાર્યા અને ત્યાં ભાગવતની કથા થવાની છે તે ખબર પડી વગર આમંત્રણે દેવો ઋષિઓ આવ્યા વ્યાસાશ્રમના સનતકુમારજી વિરાજે વાંચે નારદજી પ્રધાન શ્રોતા થઈને કથા સાંભળવા બેઠા કથનારંભમાં શ્રી કથામાં પ્રેમથી જય બોલશો ને તો તમને બહુ લાભ થશે ભગવાનની કોઈ દિવસ હાર થઈ નથી અને ભગવાનની કોઈ દિવસ હાર થવાની પણ નથી તમે ભગવાનની જય ન બોલો તો ભગવાનની હાર થશે અને જે પ્રેમથી ભગવાનની જય બોલતો નથી એની હાર થાય માનવનું જીવન એક મોટું યુદ્ધ માયા સાથે યુદ્ધ જવું છે ભગવાનના ચરણમાં પણ માયા જીવને સંસારમાં જ ફસાવી રાખે છે માયા જીવને સમજાવે છે કે સંસાર બહુ સરસ છે સ્ત્રી સરસ છે પુરુષ સરસ એવું બધું સમજાવી જીવને સંસારમાં ફસાવી રાખે છે માયાની જીત થાય છે અને માનવની હાર થાય તમારી હાર થાય એવી ઈચ્છા હોય તો હવે જય બોલશો નહીં પણ તમારી જીત થાય એવી ઈચ્છા હોય તો પ્રેમથી ભગવાનની જય બોલો ભગવાનને કહેજો કે માયાએ મને હરાયો મારી હાર કરી છે હું શરણે આવ્યો છું હું તમારો જય જયકાર કરું કૃપા કરો પ્રેમથી ભગવાનની જય બોલે એની હાર કરતી નથી કથાની થોડી પણ અસર તો થાય એવું લાગે થોડામાં જોવા આ માનો કે મૂર્ખો નથી ડાયો છે પણ ડાયો હોવા છતાં એને કોઈ તકોળ ન કરે ત્યાં સુધી એને અક્કલ આવતી જ નથી બધાને તકોળ કરનારની બહુ જરૂર છે ગિરિરાજ દ્વારિકાધીશકી બાલકૃષ્ણ બાલકી સદગુરુ ततः सैवतो चूर्णराजाप्रसूनानाम् निक्षेपासु महानभूत કથાના આરંભમાં જય જયકાર કર્યો સનતકુમારજી સાવધાન કરે છે આ કથા અતિ મધુર છે જે બહુ પ્રેમથી આ કથા સાંભળશે કાનમાંથી ભગવાન એના હૃદયમાં પ્રવેશ કરશે તમે જેવી વાતો સાંભળો છો એ તમારા મનમાં આવે સાધારણ માનવની વાતો સાંભળવી આ કૃષ્ણ કથા જે વારંવાર સાંભળે ભક્તિના આંખ અને કાન બે મુખ્ય છે આંખને બહુ પવિત્ર રાખશો તો ભક્તિમાં આનંદ આવશે કાનને પવિત્ર રાખો શબ્દની અસર મન ઉપર બહુ થાય ખરાબ શબ્દ સામે પછી મન બગડે છે ખરાબ ચિત્ર જોયા પછી મન બગડે છે આંખ અને કાનને બહુ પવિત્ર રાખો તમે પૂજા કરો ને ત્યારે ગોળમાળા વાતના કરે છે કે આંખે કાને પાણી અડાડો ગોળમાળા એવું કહેતા નથી કે નાકને પાણી અડાડો નાકથી કંઈ પાપ થતું નથી પાપ આંખથી બહુ થાય પાપ કાનથી બહુ થાય કેટલાકને એવી કૂટે હોય જે બે જણ કોઈ બોલતા હોય તો કાનને કહે જાણે કે સાંભળ્યા શું બોલે સાધારણ માનવની વાતો સાંભળવાથી લાભ નથી નુકસાન જેની વાતો સાંભળો છો તમારા મનમાં ઘર કરે આ કથા અતિ મધુર છે આ કથાને બહુ પ્રેમથી સાંભળશે કાનમાંથી ભગવાન એના હૃદયમાં પ્રવેશ કરે યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રય ભગવાન સ્વધામમાં પધાર્યા અને ત્યારે પ્રભુએ પોતાનું દિવ્ય તે આ ભાગવત શાસ્ત્રમાં રાખ્યું જે શક્તિ ભગવાનમાં છે એ જ શક્તિ ભાગવતમાં છે કેટલાક સારું સંતો તો એવું વર્ણન કરે છે ભગવાન કરતા પણ ભાગવતમાં શક્તિ વધારે દુર્યોધનને દ્વારકાનાથ શ્રીકૃષ્ણના દર્શન થયા પણ દુર્યોધન કંઈ સુધર્યો નહીં કેટલાક જીવ એવા હોય છે ભગવાનના દર્શન કરે છતાં એ પાપ છોડી શકતા નથી ભગવાનના દર્શન કરનાર પણ પાપ કરે છે રાવણને રામજીના દર્શન થયા રાવણ અને દુર્યોધન ભાગવતની કથા સાંભળે પ્રભુના નામનો જપ કરે તો સુધરે આ રાવણ અને દુર્યોધન તો મરી ગયા છે પણ આ કલિયુગમાં એમનો વંશ બહુ વધી ગયો રાવણને તો બે ચાર સિંગડા હતા રાવણ બ્રાહ્મણ હતો પણ એની ગણતરી રાક્ષસોમાં થઈ એ જગતના સ્ત્રી પુરુષોને કામ ભાવથી જોતો એના આંખમાં કામ હતો તેથી બ્રાહ્મણ હોવા છતાં એની ગણતરી રાક્ષસોમાં થઈ આત્મદેવ તુંગભદ્રા નદીના કિનારે રહેતો હતો આત્મદેવના પત્નીનું નામ બતાવ્યું છે ધુંધુલી વ્યાસ મહર્ષિએ ધુંધુલીનું જે વર્ણન કર્યું છે એ બધું વર્ણન આપણા બુદ્ધિમાં ઘટે છે આ જીવ ધુંધુલીનો ધણી છે માનવની બુદ્ધિ ધુંધુલીમાં જેવી હોય લોકવાર્તારતા ક્રૂરા પ્રાયશો બહુદંતિકા આ બુદ્ધિને કોઈ દિવસ એવી ઈચ્છા થતી નથી કે હું કોણ છું તે મારે જાણવું છે મારું અસલી વતન ક્યાં છે મારે ક્યાં જવાનું છે બુદ્ધિ પોતાનો વિચાર કરતી નથી ઘણા ભાગે બુદ્ધિ જગતનો વિચાર બહુ કરે જગતનો વિચાર કરવાથી શો લાભ પારકી પંચાતો કરે એના જેવો કોઈ પાપ નથી લોક વાર્તા રતા ક્રૂરા એને બીજાની વાતો સાંભળવામાં મજા પડે આ ધુંધુલી અતિ ક્રૂર છે જે કામ સુખનું ચિંતન કરે અતિ કપટી હોય એ ક્રૂર બને થોડું સુખ ભોગવે ખોટું નથી પણ બુદ્ધિ કામ સુખનું ચિંતન કરે બહુ ખોટું લોક વાર્તા રતા ક્રૂરા એ ક્રૂર છે બહુ બોલનારી તે ધુંદુરી સાથે જીવાત્માનું લગ્ન થયું છે સત્સંગ કરે તો વિવેકરૂપી સત્પુત્રનો જન્મ થાય આત્મદેવે સત્સંગ કર્યો નહીં સંપત્તિનો ઉપયોગ કર્યો સફળતા મળી નહીં ઘરમાં દીકરો નથી તેને બહુ દુઃખ થયું એક દિવસે આત્મહત્યા કરવા માટે નદી કિનારે એક સંન્યાસી મહાત્મા ફરતા ફરતા ત્યાં આવ્યા સંન્યાસી મહાત્માનો નિયમ હતો પાંચ ગ્રહસ્થના ઘરમાં જઈને મધુકરી માગે અને મધુકરીમાં જે કંઈ મળે તે ગંગા કિનારે લઈ જાય ગંગાજીમાં બોળે પવિત્ર કરે ખારો ખાટો તીખો સ્વાદ જળદેવતાને આપે અને સ્વાદ વિનાનું અન્ન એકવાર ખાય એમનો એવો નિયમ હતો તે મધુકરી લઈને નદી કિનારે આવ્યા છે જ્યાં આત્મદેવ આત્મહત્યા કરવા માટે આવ્યો હતો સંન્યાસી મહાત્માની નજર પડી છે બહુ દુઃખી દેખાય આત્મદેવને કહ્યું મધ્યાહન કાળ છે તમને ભૂખ લાગી હશે થોડો પ્રસાદ તમે લેજો પછી તમારા દુઃખની વાતો હું સાંભળી મારાથી બને તેનું પ્રયત્ન કરીશ તમે થોડો પ્રસાદ લો ત્યારે આત્મદેવે કહ્યું કે મારા ઘરમાં ખાવાનું ઘણું છે પણ ઘરમાં કોઈ ખાનારું નથી તેથી હું મળવા આવ્યો ઘરમાં છોકરો નથી તેથી હું બહુ દુઃખી છું સંન્યાસી મહાત્મા સમજાવે છે ઘરમાં છોકરો નથી તે શું ખોટું છે ભગવાન જે સ્થિતિમાં રાખે તે સ્થિતિમાં સંતોષ માનશો તો જ ભક્તિ થશે ઘરમાં છોકરો હોય ને અને તે લાયક હોય તો મનને સમજાવો ભગવાનની બહુ કૃપા છે છોકરો લાયક છે ઘરના કામમાં માથું મારવાની મને હવે જરાય જરૂર નથી હું જે ભક્તિ કરું તે ઓછી છે છોકરો લાયક છે બધું સંભાળે છે હવે મારે વિચાર કરવાની શી જરૂર છોકરો લાયક હોય તો ભગવાનની કૃપા માનો છોકરો નાલાયક હોય ને તોય ભગવાનની કૃપા માનો આ છોકરાઓ કે પાછળથી કરે એવા ને કેવા છે તે બધું જાણું મારા હાથે મારે બધું કરવું છે છોકરો નાલાયક હોય તો ભગવાનની કૃપા માનો અને છોકરો ન હોય તો હૈયું બાળશો નહીં છોકરો ના હોય તો કેટલા ખાઈ બહુ બાળે છોકરો નથી છોકરો નથી તમારું કલ્યાણ તમારે કરવાનું તમારી જેટલી લાગણી તમને છે એટલી બીજા કોઈને નથી જેના જે છોકરાઓ છે ને એમનું બધું જીવન ઘણા ભાગે છોકરાઓને મોટા કરતા ભણાવીને પરણાવતા એમનું જીવન પૂરું થઈ જાય શરીરમાં શક્તિ રહેતી નથી બુદ્ધિનો નાશ થાય કાળ પકડવા આવે છોકરો નથી કહીશું ખોટું તારી કોઈ ચિંતા નહીં ઉપાધિ નહીં તું ભગવાનની ખૂબ ભક્તિ કર તારું શ્રાપ તારે કરવાનું તમારી લાગણી જેટલી તમને છે એટલી બીજા કોઈને નથી મારું શ્રાપ બીજો કોઈ કરશે એવી આશા રાખવા જેવો કાળ જ નથી કલયુગના છોકરાઓને મા બાપનું શ્રાપ કરવાની ફુરસદ નથી હોતી તમારું શ્રાપ તમારા હાથે કરો આ શરીર પિંડ કે છે શરીર પિંડ પરમાત્માને અર્પણ કરો જે પરોપકાર માટે જીવે છે જે પરમાત્માના માટે જીવે ગળામાં તુલસીની કંઠી ધારણ કરવાનો અર્થ એ છે આ શરીર શ્રી કૃષ્ણને અર્પણ થયું છે હવે આ શરીર ભોગ માટે નથી જે વસ્તુમાં તુલસીજી પધરાવો એ કૃષ્ણાર્પણ થાય ગળામાં તુલસીની કંઠી ધારણ કરવાનો અર્થ એ છે શરીર શ્રી કૃષ્ણને અર્પણ થયું છે હવે આ શરીર ભોગ માટે નથી કેટલાક ગળામાં તુલસીની કંઠી તો રાખે છે પણ એનો અર્થ સમજતા નથી અને મંદિરમાં જઈને પણ ઝઘડો કરે છે ગળામાં તુલસીની કંઠી ધારણ કરવાનો અર્થ એ છે શરીર હવે ભગવાનનું થયું ભગવાનના માટે આ શરીર છે આ શરીર એ જ પિંડ છે શરીર પિંડ પરમાત્માને અર્પણ કરો તારું પિંડદાન તારે જ કરવાનું સંન્યાસી મહાત્મા સમજાવે છે આત્મદેવને તે ગમતું નથી કે મારા છોકરો તો હોવો જ જોઈએ છોકરો હોય ને તો ઘરમાં દીવો કરે કલયુગના છોકરાઓ તો મા બાપનો દીવો ઉલવી નાખે એવા હોય માતા પિતા બહુ આશા રાખે છોકરો હોય તો દીવો કરશે શ્રાદ્ધ કરશે કે ભાઈ તારા ભાગ્યમાં પુત્રનું સુખ લખ્યું નથી ત્યારે આત્મદેવે કહ્યું છે કે મારા મારા ભાગમાં પુત્રનું સુખ લખ્યું ન હોય તો તમે તમારા ભાગમાંથી કાઢીને મને આપજો છોકરો થવો જોઈએ બાળકને ગોદમાં રમાડીએ ને તો બહુ મજા આવે છે તમે શું સમજો તમને કંઈ ખબર નથી બાળક ગોદમાં એકી બેકી કરે ને તો એ મા બચારી બહુ રાજી થઈ જાય એને જરાય ખોટું લાગતું નથી ઘૃણા આવતી નથી ભગવાનની એ જ માયા છે કે ખરાબ સારું લાગે માયા માનવને સંસારમાં ફસાવી રાખે કે મારા છોકરો થવો જોઈએ કે તારા ભાગ્યમાં પુત્રનું સુખ લખ્યું નથી કે મારા ભાગમાં ન હોય તો તમારા ભાગમાંથી કાઢીને મને આપ નહીં તો હું તમારા આગળ માથું પછાડીને મરી ગઈ હું આત્મહત્યા કરવા માટે આવ્યો સંન્યાસી મહાત્માને દયા આવી છે મહાત્માએ ફળ આપ્યું છે અને કહ્યું આ ફળ ઘેર જઈને તારા પત્નીને ખવડાવજે આ ફળ ખાવાથી એના પેટમાં ગર્ભ રહેશે પણ પેટમાં ગર્ભ રહ્યા પછી તમે બે જણા બહુ પવિત્ર જીવન ગાળો આખો દિવસ સત્કર્મ કરો તો છોકરો મોટો જ્ઞાની થશે સગર્ભા સ્ત્રી જેવા કર્મ કરે એની અસર ગર્ભ ઉપર થાય એ જીવ ઉપર થાય અને તેથી આપણા શાસ્ત્રોમાં સગર્ભા સ્ત્રીના એના પતિના બધા નિયમો બતાવ્યા બાળક પેટમાં આવે તે દિવસથી એને સારા સંસ્કાર આપવાની બહુ જરૂર છે છોકરો થવાથી સુખ મળતું નથી સત્પુત્ર થાય તો સુખ આપે છોકરો નાલાયક ન હોય તો બહુ ત્રાસ જ આપે બાળક પેટમાં આવે તે દિવસથી એને સારા સંસ્કાર આપવાની જરૂર છે સંન્યાસી મહાત્માએ ઉપદેશ કર્યો છે શ્રોતવી સાવધાન કરો આત્મદેવ તે ફળ લઈને ઘેર ગયો પત્નીને ફળ ખવડાવ્યું ને એના હાથમાં ફળ સંન્યાસી મહાત્માએ કહ્યું હતું કે ઘેર જઈને તારા પત્નીને આ ફળ તું ખવડાવજે સત્સંગમાં વિવેકરૂપી ફળ મળે છે એ પત્નીને ધૂંધુલીને ખવડાવજો કથા જે સાંભળો છો ને તે ઘેર ગયા પછી તમારા ધૂંધુલીને બુદ્ધિને સંભળાવજો કથામાં વિવેકરૂપી ફળ મળે એ બુદ્ધિને ખવડાવવાની જરૂર છે અને કથામાં મેં સાંભળ્યું કે મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરે સાધારણ દર્શન પ્રત્યેક માનવ શરીરમાં ભગવાનના દર્શન કરે અસાધારણ દર્શન કથાનો એક એક સિદ્ધાંત યાદ કરો કથામાં વિવેકરૂપી ફળ મળે એ તમારા બુદ્ધિને ઝુંઝુલીને ખવડાવજો આત્મને ઝુંઝુલીના હાથમાં ફળ આપ્યું પણ એને ખવડાવ્યું નહીં ઘણી વિચાર કરે છે આપવા ખાવાથી ઘર છે ઘર તો ઘરનું કામ મારાથી થશે નહીં અને મારાથી ઘરનું ઘરનું કામ ન થાય એટલે મારી નણંદ ઘેર આવીને રહે છે બહુ છે ને કંઈક લઈ જાય તો મને ખબર પડતી નથી હું વાંધણી છું એ સારું પ્રસૂતિમાં અતિ દુઃખ છે બાળકને મોટો કરતા માને બહુ સહન કરવું પડે ધુંદુલીને તે ફળ ભાવતું નથી ખાવાની ઈચ્છા થતી નથી સત્સંગમાં વિવેકરૂપી ફળ મળે એ ફળ ધૂંધુલીને બુદ્ધિને ગમતું નથી બુદ્ધિને તો સંસાર મીઠો લાગે અનેક વાર જીવ સંસારમાં દુઃખી થાય છતાં બુદ્ધિ સંસારના વિષયોમાં ફસાયેલી વિષયો લડાવે છતાં મીઠા લાગે છે ધૂંધુલીને તે ફળ ખાવાની ઈચ્છા થતી નથી હું વાંધણી છું એ જ સારું આ ફળ ખાવાથી ગડબડે છે એનું પછી બહુ દુઃખી થઈ મેં આ ખાવું જ નથી એની નાની બેન મળવા માટે આવી હતી અને તે બેન સાથે વાતો કરે છે તમારા બનેવી કંઈ જંગલમાં ગયા હતા અને કોઈ સાધુએ ફળ આપ્યું મને એવું લાગે છે કે આ વસીકરણનું કંઈ હશે મારે આ ફળ ખાવું જ નથી ઘેર આવ્યા પછી મને પૂછશે કે ફળ ખાધું કેમ હું શું જવાબ આપું એની નાની બહેનોને સમજાવે છે અથવા ગાયને ખવડાવજે જે કંઈ થવાનું છે તે ગાયને થશે તને કંઈ થાય મારા ઘરે બાળક આવવાનો છે હું મારો દીકરો તને આપીશ મારા બનેલી ભોળિયા જેને ક્યાંક કર તું એવું કહેજે મેં ફળ ખાધું છે ને પેટમાં ગર્ભ રહ્યો છે હું તું નાટક કરજે મારો દીકરો હું તને આપીશ ધૂંધળીને વિચાર ગમ્યો ફળ ગાયને ખવડાવ્યું અને આત્મદેવને ક્ષેત્રે છે મેં ફળ ખાધું છે મારા પેટમાં ગર્ભ રહ્યો છે બુદ્ધિની નાની બેન તે મન છે મન અને બુદ્ધિ બે મળીને શુદ્ધ ચેતન જીવને ક્ષેત્રે છે બુદ્ધિ અને મન ઉપર વિશ્વાસ રાખનારે બહુ દુઃખી થાય ફળ ગાયને ખવડાવ્યું જંગલીએ કપટ કર્યું છે આત્મદેવને છેતરે છે કે મેં ફળ મારા પેટમાં ઘર ભરાયો આત્મદેવ એનું કપટ સમજી શક્યો નહીં બહેનનો દીકરો મધ્યરાત્રિના સમયે લઈ આવી છે અને સવારે જાહેરાત કરી મારા ત્યાં બાળક આવ્યો આત્મદેવ રાજી થયો છે સ્નાન કરે છે દાન આપીને પુત્રને જોવા માટે જાય અંદર ગયો તે બાળકને જોતા એને ખાતરી થઈ આ ગઈકાલે રાત્રે જન્મેલો આ બાળક નથી આ તો બે ત્રણ મહિનાનો બાળક લાગે આ ધુંડુલીએ કંઈ કપટ કર્યું છે ત્યારે ધુંડુલીએ કહ્યું મેં જરાય કપટ કર્યું નથી તો સંતની પ્રસાદીનો પુત્ર છે ને તેથી જન્મથી જ તગડો થઈ ગયો આ મારો જ છે મારું નામ ધુંધુલી તે મારા પુત્રનું નામ મારી ઈચ્છા પ્રમાણે હું ધુંધુકારી નામ રાખું તમે શ્રદ્ધા રાખો સંતની પ્રસાદી ગાયના પેટમાં હતી ત્યાં બાળક આવ્યો છે શરીર એનું માનવના જેવું છે એના કાન ગાયના કાન જેવા લાંબા છે એનું નામ ગોકર્ણ એમ રાખવામાં આવ્યું છે ગોકર્ણજી મહાન જ્ઞાની થયા છે અને ધુંધુકારી અતિ પાપી દુરાચારી થયો મરદાના હાથે ખાય છે શવ હસ્તે ન ભોજનમ મરદાના હાથે કેવી રીતે ખાતો હશે અને જે હાથ પરમાત્માની સેવા પૂજા ન કરે જે હાથ કોઈ પણ સત્કર્મ ન કરે એ હાથ મરદાના હાથ જેવા છે ખાતા પહેલા થોડો વિચાર કરો આજે પ્રભુ પ્રસન્ન થાય એવું કોઈ સત્કર્મ મેં કર્યું કે નહીં અંદરથી અવાજ ના આવે તો ખાશો નહીં મેં આજે પ્રેમથી પૂજા કરી કે નહીં ભગવાનના નામનો મેં જપ કર્યો કે નહીં કોઈ ગરીબને મેં થોડું પણ આજે કંઈ આપ્યું કે નહીં કોઈ પણ સત્કર્મ કર્યા વિના જે ખાય છે એ મરદાના હાથે ખાય નિંદુકારી દુરાચારી એવો હતો કે પાંચ વેશ્યાઓમાં ફસાયો છ વેશ્યા બતાવતા નથી ચાર બતાવતા નથી પાંચ બતાવે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પંચ વિષયો પાપ કરીને જે ભોગવે એ બધા ધુંધુકારીના જેવા છે પંચ પણ્યવધૂતા બરાબર સ્નાન પણ કરતો નથી સ્નાન શૌચ ક્રિયાહીના અતિકામી વિલાસી છે સ્નાન કરતો હશે પણ સ્નાન કર્યા પછી સત્કર્મ ન કરે તો સ્નાન સાકામ પશુ પક્ષીઓ પણ સ્નાન કરે સ્નાન કર્યા પછી વધારે નહીં તો એક કલાક પણ શાંતિથી બેસીને પ્રેમથી પૂજા કરો જપ કરો સ્નાન એ શરીરને સ્વચ્છ રાખવા માટે નથી સ્નાન એ ધ્યાન કરવા માટે સ્નાન એ સત્કર્મ કરવા માટે આ મળમૂત્રથી ભરેલું શરીર બહુ અશુદ્ધ છે એકવાર અનેકવાર સ્નાન કરો તો પણ આ શરીર કંઈ શુદ્ધ થવાનું નથી જેનો આધાર જ મળમૂત્ર છે સ્નાને સત્કર્મ કરવા સ્નાન કર્યા પછી વધારે નહીં તો એક કલાક પણ શાંતિથી બેસીને જપ કરો એક કલાક દેવની પૂજા કરો સંધ્યા કરો સત્કર્મ કરો આપણા શાસ્ત્રોમાં સ્નાનના ત્રણ ભેદ બતાવ્યા છે ઋષિ સ્નાન માનવી સ્નાન અને રાક્ષસી સ્નાન આકાશમાં તારા દેખા અને ત્યારે સ્નાન કરે આસનમાં બેસીને ધ્યાન સાથે જપ કરે એ માનવ નથી એ ઋષિ છે આકાશમાં કોઈ તારાના દર્શન થતા નથી સૂર્યનારાયણ પણ બહાર આવ્યા નથી એવા સંધિકાળમાં સ્નાન કરે એ માનવી સ્નાન કહેવાય અને સૂર્ય ઉદય થયા પછી સ્નાન કરે એ રાક્ષસી સ્નાન કહેવાય અહીંયા તો બધા ઋષિઓ જ આવીને બેઠા છે અહીંયા કોઈ રાક્ષસ આવ્યો નથી રાક્ષસને કંઈ બે ચાર હોય છે સૂર્યનારાયણ બહાર આવ્યા છે જે દાંતણ કરે એ રાક્ષસ છે સૂર્યનારાયણના સન્મુખ દાંતણ કરે ને સૂર્યનારાયણ શાપ આપે એની બુદ્ધિ બગડે છે આ બધા દિવસો બહુ પવિત્ર માન્યા અને કાર્તિક સ્નાનનો બહુ મહિમા આ મહિનો કહેવાય ભલે આશ્વિન પણ આશ્વિન પૂર્ણિમાથી કાર્તિક સ્નાનનો આરંભ થાય આ મહિનાના માલિક દેવ શ્રી રાધા કૃષ્ણ છે પ્રાતઃકાલમાં સ્નાન કરો આકાશમાં તારા દેખાય ત્યારે સ્નાન કરતા હોવું જોઈએ ધુન્નું કાર્યથી દુરાચારી છે સ્નાન શૌચક્રિયાહીન સવહસ્તેન ભોજનમ ધંધુકારી મોટો થયો છે મા બાપને મારે છે ઘરનું ધન વેશ્યાઓને આપે વેશ્યાઓને રાજી કરે છે એ સમયે આત્મદેવને બહુ દુઃખ થયું છે ઘરમાં છોકરો નહોતો ને ત્યારે શાંતિ હતી આવો નારાયણ દીકરોને બહુ ત્રાસ આપે છે એ સમયે ગોકર્ણજી ત્યાં આવ્યા છે અને પિતાજીને બોધ આપે છે પિતાજી તમારું ઘર ભગવાનના ચરણમાં છે આ ઘર છોડવું જ પડશે કાળ ધક્કો મારશે ત્યારે હાયા કરતા છોડવું પડશે તમે સમજીને કેમ છોડતા નથી દેહેસ્થિમાં સરુધિરે ભીમતિમ ત્યજત્વમ જાયા સુતાદિષુ સદા મમતામ વિમુંચ पश्यामि संजगदिदम् क्षणभङ्गनिष्ठम् वैराग्यरागरसिको भवभक्तिनिष्ठा धर्मम् भजस्व सततम् त्यजलोकधर्मान् सेवस्व साधुपुरुषाञ्जहि कामतृष्णाम् अन्यस्य दोषगुणचिन्तनमाशु मुक्त्वा सेवाः कथारसमहो नितराम् પીવત્વમ બોધ ગઈ અને છોડી રહી છે મૃત્યુ માથે છે ગોકર્ણજી આત્મદેવને સાવધાન કરે છે પિતાજી આ ઘર છોડવું જ પડશે જીવાત્માનું સાચું ઘર તો પરમાત્માના ચરણમાં છે આ ઘર છોડવાનું છે છોકરો ત્રાસ આપે છે પણ હજુ તમને આ ઘર છોડવાની ઈચ્છા કરતી નથી આ ઘરમાં તમારે ફરીથી જન્મ લેવો છે આ ઘરમાં મરણ થશે તો આ ઘરમાં ફરીથી જન્મ લેવો પડે સમજીને આ ઘર છોડો ગોકર્ણજી એવો બોધ આપ્યો છે આત્મદેવ ગંગા કિનારે ગયા છે આદિ નારાયણ પરમાત્માનું ધ્યાન કરે પ્રાતઃકાલમાં ધ્યાન થાય પણ સૂર્યનો પ્રકાશ જેમ જેમ વધે છે ને તેમ તેમ ધીરે ધીરે મન ચંચલ થાય પ્રાતકાળમાં બ્રાહ્મ મુહૂર્તમાં માનસી સેવા ધ્યાન થઈ શકે આત્મદેવે વિચાર કર્યો કે આખો દિવસ મારા મનને મારે ભગવાનના ચરણમાં રાખવું ભગવાનના નામમાં રાખવું હું શું કરું એવો નિયમ લીધો દશમ સ્કંધનો રોજ પાઠ કર્યો દશમસ્કંદના નેવું અધ્યાય છે શાંતિથી બરાબર પાઠ કરે ને તો દસ કલાક અગિયાર કલાક એક આસને બેસવું કેટલાક લોકો બહુ ઉતાવળ કરે તો આઠ કલાક નવ કલાકમાં પાઠ કરે પણ એમને પાઠમાં આનંદ આવશે કેટલાક પાઠ પૂરો કરે ક્યારે થશે ક્યારે ખાવા બેસીશ એવા વિચાર કરતા કરતા જ પાઠ કરે પાઠ એ જગત ભૂલવા માટે છે તમે પાઠ કરો ને ત્યારે એવી ભાવના રાખો કે ભગવાન અહીંયા વિરાજેલા છે હું જે બોલું છું તે ભગવાન સાંભળે છે અર્થાનુસંધાન સાથે પાઠ ગીતી શીઘ્રી શિરઃકંપી તથા લિખિત પાઠક અનર્થજ્ઞ અલ્પકંઠસ્થ ષડેતે પાઠકા ધમા માધુર્યમ અક્ષરવ્યક્તિ પદચ્છેદસ્તુ સુસ્વરા धैर्यन्वय समर्थंत सड़े पाठका ગુણા પરમાત્મા વિરાજેલા છે હું બોલું છું તે મારા ભગવાન સાંભળે છે અર્થાનુસંધાન સાથે નારાયણનું સ્મરણ કરતા કરતા શાંતિથી પાઠ કરો સવારે સૂર્ય ઉદય થયા પછી પાઠનો આરંભ કરે અને તે સાયંકાળે સૂર્ય અસ્તમાં જાય ત્યારે પાઠ પૂરો થાય આખો દિવસ એવી રીતે ભક્તિ કરે છે દશમસ્કંદમાં કૃષ્ણ લીલાનું વર્ણન છે સંસારે માયાની લીલા માયાની લીલા જોવાથી માયાની લીલાનું ચિંતન કરવાથી મન બગડ્યું છે ને લીલા મારે લીલા દ્વારા મન જગતને ભૂલે અને શ્રી કૃષ્ણના દર્શનમાં સ્મરણમાં તન્મય બને દશમસ્કંદમાં અતિ મધુર કૃષ્ણ લીલા છે તે દશમસ્કંદનો પાઠ કરે છે एवं श्रुतोक्ति वसतोऽपि गृहम् विहाय यातो वनम् स्थिरमतिर्गतषष्टिवर्षा युक्तो हरेरनुदिनम् परिचर्ययासौ श्रीकृष्णमापनियतम् दशमस्य पाठात् દશમ સ્કંદનો નિયમથી પાઠ કરે છે શ્રી કૃષ્ણ લીલાનું ચિંતન કરવાથી મન શુદ્ધ થાય છે મન શુદ્ધ થાય ત્યારે ભગવાનના દર્શનની ઈચ્છા ઉત્પન્ન થાય ભગવાનના દર્શનની ઈચ્છા જીવને થતી નથી સાધારણ માનવનું મન છાણના કીડા જેવું હોય છાણનો કીડો એવું સમજે છે કે છાણ બહુ સરસ છે ખાંડના કીડાને ત્યાંથી ઉઠાવીને તમે બરફી ઉપર રાખો એ બરફી ખાશે તમે એવું માનો છો કે બરફી સરસ છે પણ છાણનો કીડો એવું સમજે છે કે બરફી સરસ નથી છાણ બહુ સરસ એ બરફીને છોડીને પાછો છાણમાં જાય છે સાધારણ માનવનું મન છાણના કીડા જેવું હોય એને સંસાર સરસ લાગે છે સંસાર મીઠો લાગે છે એને ભગવાનના દર્શનની ઈચ્છા જ થતી નથી મન શુદ્ધ થાય ત્યારે પરમાત્માના દર્શન માટે તલસે છે મારે ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરવા એક દિવસ દશમસ્કંદનો પાઠ પૂરો કર્યો અને સમાપ્તિમાં પ્રેમથી પ્રભુનું સ્મરણ કરતા કરતા દ્વારિકાધીશથી દ્વારકાનાથનો જય જયકાર કર્યો અને તે જ સમયે ભગવાન નારાયણ પ્રગટ કર્યા ભગવાનના ચરણમાં વંદન કરે અને આ ચરણમાં જ મારે રહેવું છે સંસારમાં બહુ રખડ્યો સંસારમાં શાંતિ મળી નહીં અને ભગવાનના ચરણ છોડીને જવું નથી પરમાત્માને મળવું છે આત્મદેવને ઉઠાવ્યો પ્રભુએ છાતી સાથે ચાપ્યો આ જીવ ઈશ્વરનો અંશ છે અને તે ઈશ્વરથી વિખૂટો પડેલો આ જીવ ફરીથી પરમાત્માને મળ્યો છે આત્મા પરમાત્મા જયારે એક થાય છે આત્મદેવ આજે સાચો દેવ થયો પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે એ જીવને પરમાત્મા પરમાત્મા બનાવે શ્રીકૃષ્ણમાં પન્યતમ દશમસ્ય પાછા આ બાજુ ધુંધુકારી વેશ્યાઓને ઘેર લઈ આવ્યો ગોકર્ણજીએ વિચાર કર્યો મારો ભાઈ બહુ પાપ કરે એના સંગમાં મારી બુદ્ધિ બગડશે ગોકર્ણજીએ ઘર છોડ્યું છે જાત્રા કરવા માટે જાય છે અનેક તીર્થોમાં ભ્રમણ કરે આ બાજુ પેલો ધૂંધુકારી પાંચ વેશ્યાઓને ઘેર લઈ આવ્યો છે ઘરમાં વેશ્યાઓને રાખે છે વેશ્યાઓને રાજી કરવા માટે ચોરી કરવા જાય છે રસ્તામાં જે કોઈ મળે એને લૂંટી લે છે એકવાર લોભથી રાજમહેલમાં ચોરી કરવા ગયો રાણીના દાદીના ચોરીને લઈ આવ્યો વેશ્યાઓને આપે છે વેશ્યાઓએ વિચાર કર્યો કે આ રાજાનું ધન છે આ નહીં પચે અમને પણ સજા થશે અમે જેને મારી નાખીના ધન લઈ લઈએ તે શું ખોટું ધનુકારી રાત્રે છાતી ગયેલો તે સૂતેલો હતો ત્યારે વેશ્યાઓ કપટ કરીને એને મારે છે હાથમાં પગમાં ગળામાં દોરીઓ બાંધો આ તો બળવાન પણ એને બાંધી રાખ્યો હતો અને તેથી એ કંઈ કરી શક્યો નહીં વિષયો જીવને બાંધે છે તમે બધા વૈષ્ણવ છો વિવેકથી થોડું સુખ ભોગવીને વધારે ભક્તિ કરજો માનવ જયારે મર્યાદા છોડીને સુખ ભોગવે છે ત્યારે એ વિષયોનો દાસ બની જાય વિષયો એને બાંધે છે અને એ જ અંતકાળમાં એને મારે અનેક વાર છોકરાઓ સમજી જાય છે ડોહાવે કે વધારે જીવશે નહીં તે ડોહાને સાવધાન કરે છે બાપા હવે ઘરમાં જીવ રાખશો નહીં હવે હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રેમથી બોલો પણ ડોહો તો તિજોરીના અંદર જઈને બેઠો છે